જય સચિદાનંદ સચિદાનંદ સચિદાનંદ પાછું જોતા કે એ રીતે જેની પાકી હોય તેના માટે બીજાને ભવિષ્ય પાકી ના હોય તે પોતાના હાથમાં સત્તા નથી આવી પણ પકાવી શકાય એવો બળવાન હોય તો એને આવો હિસાબ આવી મળે પકાઈ શકાય એવો બળવાન હોય એને આપણે એમ લાગે કે બહુ સુધી કાપી નાખવા મળે કપાઈ જવાની જ છે માટે આ રીતે કપાઈ છે આ તો એના ઇગોઇઝમ વધારે એવું બધું ફોર્સ હોય છે કશું ચાલે એવું નથી અને ના ચાલે તેવું નથી શું ભાઈ હે એક વાત કરો કશું ચાલે એવું નથી બીજી વાત ચાલે ના ચાલે એવું નથી જુદો છે ને કેટલાક ના માટે ચાલે એવું છે કેટલાક ના માટે ના ચાલે એવું છે વ્યવહાર જુદો છે બધા આ બધા બેઠા છે પણ વ્યવહાર બધું નથી કોઈનું મોડું એક આવે છે બધાને બે વાંક નાક કાન બધું હરખું છે પણ આમ ફેરફાર કેટલો દેખાય છે એટલો બધો હિસાબ ફેરફાર છે નહીં Thank you. પુસ્તકમાં ક્યાં આવે સંસ્કૃતિ પાકવાની હોય ત્યારે પાકીએ પછી આપણે સંસ્કૃતિ કરીએ એ એમ કે છે જો આ ભગવદગીતિ પાકવાની હોય ત્યારે જ આ મળે તો પછી આનો પુરુષાર્થ ક્યાં આવ્યો કે છે પુરુષાર્થ ના માં કઈ પુરુષાર્થ આ તો આ તો ભ્રાંતિ ને પુરુષાર્થ કે છે શું કે છે પ્રયત્ન ને પુરુષાર્થ કે છે પુરુષ થયા પુરસાદ કેવી રીતે હોય પણ મને જો પુરસાદ નાખે તો લોકો છે જાય પાછા પાણી બેસી જાય ક્રમિક માર્ગ છે પુરસાદ તો કેવો પડે પુરસાદ હમ કરું કરું હા અહંકારે કરી પછી અહંકાર આગળ વગાડે પુરુષાર્થ નો સાચો અર્થ શું પુરુષ થયા પછી આ અમે જ્ઞાન આપ્યા પછી જે જ્ઞાન ક્રિયા થાય એનું નામ પુરુષાર્થ જેને જેને સંયમ ચારિત્ર કહેવાય તેનું નામ પુરુષાર્થ તો શું ને સંયમ ચારિત્ર કહેવાય છે એનું નામ પુરુષાર્થ બીજો પુસ્તક પુરુષ થયા પછી એ એટલે દાદા પોતાના લક્ષમાં રહે એનું નામ પુરુષાર્થ ને એટલે પોતાના લક્ષમાં રહેવું ઈ જ હા એ જ એનું નામ જ પુરુષાર્થ પુરુષાર્થ બહાર દેખાય નહીં જાગૃતિ પુરુષાર્થ બહાર દેખાય નહીં સ્વ તરફની જાગૃતિ હા આગળ તો બીજો બહાર દેખાયો તો જોયે જોયો હોય પુરુષાર્થ તો રાગદેશ ના થતા હોય તો જાણવું કે આ પણ છે એ પુરુષાર્થ બહાર દેખાતો પુરુષાર્થ સ્વચારિત્ર કેમ ખબર પડે કારણ કે રાગદેશ થતા નહીં કોઈ ઊંધું બોલ્યો તો રાગદેશ નહીં માળા ચડાવે તો રાગ નહીં ત્યાં સુધી ભમેરા ગયા છે તમે ભગવાન જ્યાં સુધી પુરુષ થાય ને ત્યાં સુધી ભમેરા છે ભમેરા દોરી ચડાવે એમ અહીં નાખીએ આપણે જણા અહીં નાખીએ તો આમ જાય આમ જતો રહ્યો અને પાછો ભમેડે પાછો ઉપર કૂદે પાછો ઊંચો થાય રસ્તા પરથી ફરતો ફરતો ઊંચો થઈ જાય એટલે આપણે જરા પડી જશે ના પાછો ઊંચો થઈને બેસી પાસ ભરવા મળે એમાં આ લોકોને એવું થઈ જાય છે ભમેડા ઊંચાઈ થઈ જાય છે પાછું ફરવાય પડે છે જ્યારે પંદર લાખ ની ફોજા ને ત્યારે ઊંચા થઈ જાય છે ભમેડા અને પછી દવાખાના જાય ને ત્યારે ભમે આમ આમ થાય આમ આપણે કદાચ આ પડવાની તૈયારી છે પણ પાછો ઉભો થઈ બસ ફરવા મળે કારણ કે આયુષમાં બંધ બાંધી લાવેલું છે જેવી તે વસ્તુ નહીં બંધ બંધ તૂટે નહીં બંધ ના તૂટે બીજું બધું તૂટે બંધ ના તૂટે બંધ તો નિર્વિરાગ થયા કરે શું થાય નિર્જળા થાય મનુષ્યનું દિવ્યંતનો આયુષ તૂટે છે એમ જે કહ્યું તે એક એક લોકોને સમજાવવા માટે જ વાત કરી છે બાકી ખરી રીતે તો બંધ જ તૂટે છે શું છે બંધ તૂટે છે હા બંધ નિર્ધાર થાય છે એ રીતે જ નિર્ધાર થાય છે કપાઈ જવાના હિસાબે એ કર્મ જ એવું લાવ્યો છે બાકી આમાં તેરા લોકોને ન તૂટે અમુક આયુષ હોય ને દેવ લોકોનું તેમાં ફેરફાર ના આપણે અહીં તો વપરાઈ જાય જો વધારે ધમણ ચાલી ને આ શ્વાસની દોરીથી ભમેડા વિટેલો આ શ્વાસની દોરી છે તે જો રહી હોય તો ગરગડી છે તે ફરી દેહ છૂટવાનો થયો ને તો આ શ્વાસ ધમણ બેસે હમ અરે ભાઈ કેમ ઉતારો કરો છો ના જવાના તૈયારી કરી કારણ કે દોરી ઝપાટા બંધ ખેંચાવા ગરગડી કુદા કૂદ ગરગડી કુદા કૂદ ગરગડી કુદા કૂદ તમે એમ કરો છેડો આવે ગરગડી પડી જાય ને છેડો ગયો ઘણા ઘણા કોઈ માણસ મરી જાય ત્યારે આમ થાય છે ને હમ હમ એ છેલ્લા શ્વાસ રહેલા પછી નીકળી જાય છે બધા લપડી જાય પૂરા કરી પૂરા કરીને જવાનું નમો મિત્ર સમજી ગયા મેં જાણ્યું આ ધક્કામાં રસ્તે ચડેલા સંસ્કૃત પોતાની એક મિલી બેસી ગયો ને એમને પડે નહીં આ પકડી લે નહીં અને આ સ્વાંગ તો પછી એમના છોકરા રહું આવ્યા ને કે એ દર્શન કરતો ત્યારે અમે સાસુની કહે બા તમે દાદાને દર્શન કરી લો ને એટલે દબાણ મારે દર્શન કરવા આવ્યા તમે તો વહુના દબાણથી દર્શન કરવા આવ્યા છે તમે કહ્યું દર્શન કરો તો પાંચરા કરો કહ્યું એટલે કે રીતે કરવું શ્યામનારાયણ શ્યામનારાયણ બોલો સહેજાનંદ સ્વામી સહેજાનંદ સ્વામી બોલ્યા કરો એટલે પછી એવું બોલ્યા અને પછી દર્શન કર્યા ત્યારે તાર બોલ્યા જોઈએ આજે ઘનશ્યામ ના દર્શન કર્યા કે આજ તો ધરે કઈ ગયા છે દર્શન થયા ઘનશ્યામ ના ઘનશ્યામ ના દર્શન ના થાય આજ ઘનશ્યામ ના દર્શન થયા કે છે તે તારથી બેન દર્શન કરે છે ઘનશ્યામ ના દર્શન થાય તો ઘનશ્યામ એ જ કામ ના એટલે આપણે કરાયેલો છે એટલે આપણે કહેવાય નિશ્ચિત કહેવાય બહુ જે કમાણી બેલેન્સ હોય એનો નામ સંસ્કાર કહેવાય એ બેલેન્સ હજુ ખરાશી રહે તને સમજાય છે તેથી તો જઈને થયો છે કમાણી બેલેન્સ ના આધારે જોઈ રાખ્યું તમે બેલેન્સ તમારી કૃપા થઈ જશે બધું તમારી કૃપા જોઈએ એમ કરીએ છીએ આપણે વિધિ સારી બધી કરીએ છીએ પણ અત્યારે ચેતવણી તને આપું એટલે તારે કયો શબ્દ નોંધી રાખવાનો કે સંસ્કારમાં આપણે એને ડાઘ ના પડે એવી લાઈફ રાખવાની કારણ લાઈફ સાથે રહેવાનો છે બીજો વાંધો છે પછી ફક્ત કમાણીને ધ્યેય રાખવાનું બસ બીજું કશું કરવા જેવું નથી અને આ મંત્રો આપે બે બેન તે મંત્રો તારી બોલ્યા કરશે તારા વિઘ્ન ને નિવારણ માટે છે વિઘ્ન વિઘ્ન આવે એનું નિવારણ માટે જોઈ ના જોઈએ કે નવસો નવ્વાણું વળી ગયા હલ પેલો મંત્ર વાળો રહી ગયો એટલું બધું મંત્રો બસ છે બોલીશ કે નહીં ના બોલવાનું ના કે એ માટે તમારી પાસે આવ્યા દાદા નહીં તો આવી જ ન શકે ને અહીં એ માટે તમારી પાસે આવ્યા એમની ઈચ્છા હું ગઈકાલે ગયો હતો પ્રદીશની પાસે મેં કહું દાદા ભગવાન છે દર્શન કરીને તું જાજે આશીર્વાદ લઈને જાઓ કેટલી ઉંમર થઈ સત્યાવીસ ખસી જાય તો એડજસ્ટ થઈ જાય આપણે ખેંચી જાય ત્યારે ધ્યાન પર લેવાનું નહીં આપણે સમજી જવાનું ખર્ચી કરીશું તારે આ મૂળ ભાઈ હતી તે નહીં એવું આપણે સમજી જવાનું મૂળ હતી તે ના અત્યારે કઈ ભૂત વર્ગી એવી રીતે રહી જાવ બધી શરતો બધી આવી તો તને વાંધો અહીંયા આવે અત્યાર પાસે ખાસ કરીને બધા લોકોને ના જ પાડીએ છીએ અમુક લોકોને પણ જે જેવી છે તે હોય ને ત્યારે ના પાડીએ છીએ જેવી શકે જેવી શકે ત્રણ વર્ષનો આપણો પ્રોગ્રામ હોય તો વાંધો નથી ત્રણ વર્ષથી વધારે ત્રણ વર્ષનો કોટા છે પછી આ શાક લાવવું નથી આવું ચક્કર નથી ગયો આપણે કરગસન ઉતરેલું એટલે કરગસન કહ્યું તે બાજુ દાખલ એટલે અમે આગળ મોબાઈલ એનું વિશેષણ મૂકી દઈએ છીએ તને સમજાયું લોબર કરતા ખરે એક બે પદ એક બે પદ ગા પછી તને બીજું કરી આપું સંસારી માલ જ તેની પાસે નહીં અને આ બધાની પાસે સંસારી માલ જોઈએ જ કામ આમ શાંત દેખાતા હોય સાહેબ હરી કરીએ કે તન ફેર મળે એમ મળે ના મળે હા આપણે જાણીએ સંસારી માલ છે એની પાસે શ્વાસ બંધ સંસારી માલ છે તે વિતરાગ ને પણ જતા નથી વિતરાગી માલ સંસારી માલ સંગળતા નથી તો હોય તે તેનો તેનો આપી દે છે જેનો જેનો હોય તે લઈ જાઓ કે આપી દેવા દેવાનો તો તું બોલાય કાપ માં એડ્રેસ લખે છે કે કાયમનું સરનામું પ્રવીણભાઈ કાયમ અમારું સરનામું આ છે શું કહે છે કાયમનું સરનામું આ રિલેટિવ ભાષાની વાત છે કેવી છે રિલેટિવ ના પણ આ અનિત ની વાત કરું છું અનિત્ય મુકામ બેસના બેસી રહેવું એવું વાંચું છે ને આ અનિત્ય મુકામ કોને કહેવાય કે આ તું પોતે કોણ છું લલિત લલિત લલિત આ બાઈ નો ધણી નહીં તો એક એક બે કોઈનો છોકરો થઉં છું ત્રણ પછી કોઈનો કાકો થઉં છું મામા થઉં છું તો કેટલા કેટલા આપવાનું છું તું આ બધા પરમાનન્ટ એડજસ્ટમેન્ટ છે કે ટેમ્પરરી હે પરમાનન્ટ પરમાનન્ટ હતો એનો ધણી એકલો જ કહેવાય કાકો ખરો મામો કાકો ખરો મામો ખરો કાકો ખરો મામો ખરો ભેગું ના એક જ વસ્તુ એક જ સામે કરે હવે તું લલિત છું તો લલિત તો તારું નામ છે તું કોણ છું શું પણ માણસ હોય તેને માણસ દુનિયા નવી દુનિયા માંગે છે નવો જ વરસાદ માંગે છે આ વરસાદ સારી દ્રષ્ટિ કડવો પડે છે કડવો કડવો પડે છે બધા ચાલીસ વર્ષ થયા ત્યાંથી આને ભલોયું ત્યારથી વરસાદ કડવા પડવાનું શરૂઆત થઈ ગયું છે કેવો વરસાદ પડે છે ગઈ સાલ એક એક જ વરસાદ મધુ ગઈ સાલ પડ્યો તો થોડો વરસાદ પણ તીન સાલ એક વરસાદ વધુ પડ્યો હતો અને ગઈ સાલ એક બે વરસાદ પડ્યા છે એમ ધીમે ધીમે પેલા વરસાદ પડશે ત્યાર પછી અનાજ મીઠું થશે વાતો મીઠી થશે એટલે નવીન વરસાદ જોઈએ આપણે શું જોઈએ એક કાશી નામની ભાઈ હતી કાશી નામની ભાઈ એક વાત છે ફેક્ટ ઉપર ગઈ હતી તો કેવી રીતે ચરિત્ર વંદન કાશી નામને પવિત્ર ના હતી ત્યારે શંકર એને વળગી કાશી કાશી મરી ગઈ ત્યારે ના કાશી જીવતી કાશી જીવતી અને પછી ચંચળ એને વળગી વળગી ભૂત તરીકે ભૂત તરીકે અચ્છા એટલે પછી કાચી જરા આમાં ધૂણવા લાગી અને વાંચમાં વાંચમાં બધું ફેરફાર થઈ જાય બીજાનો અમલ થાય ને બીજાનો અમલ તમે સમજ્યા તમે અત્યારે કોઈ અત્યારે કોઈ ભાઈ છે તે અહીંયા આગળ બેઠા હોય ચંદુલાલ કરીને તે આમ આમ વાતો બહુ સારી કરે પણ પછી જો બધી એકાદ બ્રાન્ડીની શીશીઓ ચડાવી દીધી હોય તો અમલ થયો બ્રાન્ડીનો અમલ હોય તે કરી કોના અમલ હોય જ્ઞાની ના અમલ હોય કે ખરું ખોટું બોલે તો આપણે લેટ ગો કરીએ લેટ ગો કરવું સાથી જાણીએ છીએ કે બતાવસ્તામાં છે હું પોતે નથી બોલતો અમલ અમલ બોલે છે એવી રીતે કાશીને ચંચનનું ભૂત વળગ્યું એટલે ધૂણવા મળ્યું એ ચંચન ધૂણવા મળ્યું દેખાય આપણને કાશી ધૂણે છે કાશી ધૂણે છે એની અમલ ચંચન નો થયા સમજાયું ચંચન ના મળે એટલે પછી એના એના ધણીએ એમ કહ્યું પાડોશીને જોઈને કે આ મારી ઘેર બાઈ ધૂણે છે શું છે ત્યાં કઈ મને તો કઈ સમજણ પડતી નથી કે છે એટલે પાડોશી ધૂણવાના બે પ્રકાર હોય છે એક ગાંઠિયાથી પણ ધૂણે છે માણસ હા ચરિત્ર ચરિત્ર ચરિત્રથી ધૂણે છે પણ સાચું ધૂણવાનું એની વાંચી બધું ઓછી જાય એની વાંચની થતું એટલે પેલા કાકા જોડે વાળા આવ્યા તે કે છે બહીને કઈ વર્ગણ છે કે છે એટલે કોઈ સાચો ભૂવો બોલે સાચો ભૂવો પેલા મળતા હતા પેલા ભૂવા તે ભૂવારે બોલેલા ભૂવાએ આવીને જાણ્યું કે આ તો મારી ખબર ઓછી જાય કે વર્ગણ છે ચોક્કસ એટલે પછી અંદર ઓળીનું બોલાય જરા એવું થઈ શકે છે ખરો હોલકાર હોય છે ખરો એવું બને ઘણું ઘણું જોઈ શકે બને આ તો સાચી વાત મારી સાંભળેલી વાત જોયેલી વાત નથી પણ સાંભળેલી વાત છે એ પછી ફટકારી એટલે બોલી ઉઠી કોણ પેલા પૂછ્યું કોણ છું કેમ આવી છું કહી દે હવે જ્યારે ફટકારે નહીં ત્યારે કાચી વાગે નહીં એ વાગે તંત્ર ના લાગે અચ્છા તમે કહ્યું હા કાચી ના લાગે પછી ના લાગે અમલ કોનો છે જેનો અમલ હોય તેને લાગે જેનો અમલ હોય હા તે આપણા સંસારમાં લોકોને છે તે કટાયનો અમલ હોય છે ને તેને આપણે ગમે તેવું મારીએ નહીં તો કટાયને જ લાગે અને નો અમલ ના હોય ત્યારે પોતાને લાગે <laughs> અરે એટલે અમે કોને કે સંસદમાં અમે લખ્યું એટલે સંસદને ખૂબ વાગે એટલે સંસદને એક્સેપ્ટ કરી દીધો હું કેવું આવી છું સંસદ કે તારે જવું કે નથી જવું કે તારે શું કહે છે એને માટે તું વર્ગી છું એ પછી બધું હવે ગયા કે તારા ધણીના ફટાવી એને ધણીના ફટાવતી ફટાવતી એટલે પછી છે તે એટલા માટે વર્ગી કે સંસાર છે ને તે બધું વાગે છે એ મન વચન કાય ના ત્રણ ભૂતો વર્ગ્યા ભૂતો વર્ગ્યા અને વર્ગ્યા

નિર્દયતા હોય તો દયા હોય દયા હોય ત્યાં અવશ્ય નિર્દયતા હોય હોય ને હોય દયા ક્યાં સુધી સંકેત થતા સુધી દયા અને સન્નિષ્ઠ થઈ ગયા પછી કરુણા કરુણ પછી દયા ના હોય દયા હંમેશા નિર્દયતા હોય ત્યારે દયા હોય તમે ગમે એવા બધા આચાર્ય મારે બહુ દયાળુ હોય તો તમે તો આવામાં દયાળુ જોયા નથી પણ જરા કરે ચાર એ બધું હોય ને દયા ભેગા ગુણ ગુણ કોઈ નકો કયો એ નકો એના ગુણ નથી નકો છે કોઈ એનું પણ બધું હોય હોય એવું દયા અંદર અને કરુણા ખાઈ તો કરુણા સામાન્ય સામાન્ય સામાન્ય હોય અરે બિલાડી તો કરે બિલાડી તો કરે ત્યાં થઈ ગયા છે ઘણા ત્યાગવાની ચીજ લગાવે લખાય